વીસ રૂપિયા lupa dia ચાલીસ ટકા ચાલીસ ટકા તેમાં શું થયું કે એક વર્ષ પંકજે ચલાવી બરોબર એક વર્ષ પંકજે આપડા નટુભાઈ નો મોટો છોકરો મને જમાય તો પેલા બે વર્ષ બહુ વખલાયો બે વર્ષ પેલા બહુ વખલાયો બાર ચાલી કામ કરવા આમ તેમ પછી એને એક વર્ષ એવું કર્યું હતા કે એની ઓક્યુપન્સી નેવું ટકા ઉપર લઈ ગયો મારી કરતા વધારે પણ એને વીકલી ભરતી બાર ભરી દીધી વીકલી અને

ખરી હમણાં કેમ એમને નેવું તો આપી દીધા મને નેવું નેવું એટી ઉપર હતું ભરાય ને મનને એમની થાય કે મારી નહીં ભરાય તે જગ્યા પર છે ને ગુલીબેન નો ભણો છે હાથે મદદમાં તો ભણો મને કહે દાદા પાસે આ નોટલ ને બંધા માગી લાવજો એમ કે ભણો છે આ ગુલીબેન નો બાબા તું મને કહે દાદા પાસે તમે આ નોટલ નો ધંધા માગી લાવજો ને આપડી લંડન વાળી નોટલ ના ધંધા માગી લાવજો એમ કે બાબુ ભણી બાર ધોરણ પૂરા પતાવી દીધી આમાં ધંધા પડી જાય મેં કીધું છે છોકરાના દાદા છે એની ઉંમર પ્રમાણે બહુ સારું છે આવવું પ્રવણ બરાબર હા તો મહિન્દ્રા જેક્સન આવે ઓકરીક દાદાજી ને મારે કરતો મોકલો છે મેં રાખી મોકલું ગ્લાસ આવે હવે હજી તમે શું તો ભૂલો માં બરાબર હજી પગ મૂકવા બરાબર એટલે જે પણ બહુ memberikan kalinya menjual dalam itu jauh jauh indah untuk ada cuma yang akan letakkan ini sampai ini kalau bisa semua itu ada lah dua betul Nama kurang, menang saya, menang saya, menang ha એવું સ્વભાવ ક્યાં અત્યારે લેટ થઈ તમે એવું જ બોલું છું

મળી આવે હા દરેક પોતાના સ્વભાવ પણ ધંધા તો ધંધા મોબાઈલ જે મોબાઈલ હતો મેરો ધંધો લખ્યા سوتا تھا دادا پہ من کرو پہ પછી એ રાજ્ય બધું છે એ જે બધું દાદાને જ મળવાનું છે આપણા મંદિર બોલે તો એવા એના ભાવ ખીલી ગયા એના ભાવ સરસ થઈ ગયા અહીંયા આવવાના છે હા પાંચ દિવસ રહેશે તો એમ જેવું એટલું આવે બધું ના તમે કુટુંબ ને છોકરાઓને તો લઈને આવજો અને આ વાત ફરી મળ્યું હા એટલે બધી ઇન્સાન અનુભવ કર્યું એ કમાતો ભણવા જે કરે ને તમારે જે રાત કરે ને તે આગળ પડી જાય આગળ પડી જાય આગળ પડી જાય ને <laughs> એક કિસ્સા કરાવેલા બાકી હું તો નથી કરતો એને <laughs> એક ચિંતા વધારે કરાવે બાકી હું તો નથી કરતો તો <laughs> બીજા ચિંતા કેટલી કરે છે હું જોઉં બાબા એકલા નથી દાદા હજુ વેચવાની વાત થાય ને તો મારા અંદરમાં એવા વિચારની મળે કે હું વેચી દઉં પણ મીઠું તે કદાચ વેચવું પડે બહુ ના આધારે તો પેલી એક તો છે ને આ વેચી દે એમ તો એમાંથી બહુ પુરાઈ જાય તો પેલી એક તો છે ને એવા વિચારે બાકી અંદરથી મારા ભાવ ભાવની મળે કે હું આ મોટે વેચી દઉં

જગત તો આવે ને ભૂખવાડા નિકાલ થાય અને ગુજરાત વિપરીત પાપો વધ્યા જ પોતાનો દોષ દેખાય પાપ દેખાય એમાં કાકા ને કીધું આવી એમ કે બાબા તમને મહિના પછી અમને આમ કેમ તમારા તો આશ્રિત છે ત્રીજી પણ અમે ત્રીજી મોટા પડી ગામમાં સારું મોટો લાભ રાખશે બે તો વેન્ડ પાછી કીર્તિભાઈ એવું છે કીર્તિભાઈ ને જોબ સરસ છે અને પાંચ વર્ષ રહીને રિટાયર થવાના માં છે કામ કરે એને એને હા એટલે પાંચ વર્ષ કાઢી નાખું જમજમ કરીને એટલે આપણે જગત જીતી ગયો છતાં મુસાફરી શરૂ પ્રગતિ અને ચારસો ચારસો કેટલા ચારસો ડોલર દર મહિને નવીનભાઈ ચારસો ડોલર છોકરાઓ માટે ભથ્થું આપવાનું છોકરાઓ બોલાવો Thank you. પ્રજ્ઞા શક્તિ પ્રજ્ઞા જાગૃતિ માં કઈ ફેર આત્માની શક્તિ પ્યોર છે હવે આપણે જાગૃતિ શું થાય હવે આપણે મોક્ષ ની સિમરમાં બેસી ગયા અને પ્રજ્ઞા શક્તિ ઉડી જાય છે ખલાસ થઈ જાય છે તો મોક્ષ માં હવે મોક્ષ માં પહોંચી ગયા પછી જાગૃતિ કઈ કામ કરે ખરી પણ જાગૃતિ કઈ મન કરી જાગૃતિ હોય પ્રકાશન શોધન હોય તો પછી એટલે મોક્ષ સુધી જાગૃતિ ને જાગૃતિ ની જરૂર પ્રજ્ઞા પ્રજ્ઞા શક્તિ હા પ્રજ્ઞા શક્તિ ને જાગૃતિ અપકાર પ્રજ્ઞા શક્તિ ને વાર વાર કરે જાગૃતિ એ પકડી લે Thank એટલી તો એટલી તો ચાલી જવાની તમે કોઈ કામ નથી લાગતું એમ થઈ ગયું એવી ધંધા મુક્તિ થાય સોનામાં જે સુખ તો કરો જ દાદા એક જરૂરી વસ્તુ લેવી પડે આપણે વ્યવહાર માટે માટે લેવી પડે પણ જે પેલા જે હતું કે હું આ લઉં અને આપું લઉં ને આપું એ ઉડી ગયું માલો ચટણી છે એટલે એમ થાય કે આપણો વ્યવહાર જે કુટુંબ કે જે અમુક હોય તે વ્યવહાર સારી રીતે થવો જોઈએ એટલી તો ભાવના કરી જાય સારી રીતે થવો જોઈએ એ હકીકત છે આપણે પછી બને એ પણ સાચું છે બરાબર આપણે એવું હોવું જોઈએ કે આપણે ઇન્ડિયામાં પહોંચ્યા બરાબર ઇન્ડિયામાં જવું છે પણ પછી

જેટલું આત્માનો વાપરી શકીએ એટલું બોલાય બરાબર બપ્પા ની બધા જમે એવું બપ્પા છે ને પૈસા નહીં આવે

અમે જેક્શન ગયા તો હજારે ડોલર લઈ જાઉં સાથે બધું આ વાપરજો તું એટલે મારે નથી વાપરવા પછી ત્યાં જઈએ એટલે સભાઈ કે સુશીલાબેન ને કે જમુભાઈ ને કઈ લઈ આપવું હોય તો લઈ આપો ને ચાલો લઈ લો તમે વાંધો નહીં હજી એવું થાય તમારી માટે ચોઈસ અઠાવીસ નહીં સાડા સત્તર હજાર ની રૂમ પડી હતી સાડા સત્તર હજાર ની રૂમ પડી હતી ના આપણે એની સાથે સાડા ત્રણ વીઘા જમીન લીધી ને ત્રણ એકર એટલે સાથે સવા ચાર ની કિંમત ની અંદર જમીન પણ આવી જાય ત્રણ એકર ના એ પણ લીધી એ વખતે લીધી હતી બાજુ નો પ્લોટ બાજુ ભાગ અમારી પાસે નહીં હતો એસી હજાર નો ત્રણ એકર એસી હજાર નો ત્યારે એક લીધેલી હા

એક મોટું કન્વેન્શન સેન્ટર આવે છે એકસો ને સાત હોટલનું ઓકે તો આવતા જાન્યુઆરીમાં ઓપન થશે એટલે કોઈ મિટિંગ કે એવું જવું હોય તો અત્યાર સુધી બીજા ટાઉનમાં જવું પડે કારણ કે સગવડ શહેરમાં મળે નહીં મિટિંગ હોલ નહીં એવું તો એ લોકો નક્કી કર્યું કે અહીંયા હોય તો સારું એ બરોબર આપણી સામે અને હમણાં ડિપ્લોમેટ પર ડિસેમ્બરમાં અમે નીચેની અઠાવીસ રૂમ કરીને અઠાવીસ રૂમ એમાં બધું નવું બધું કર્યું નવી કાર્પેટ નવા વોલ કવરિંગ નવું ફર્નિચર જે આપણું પહેલું મકાન ખરું ને એને નીચે અઠાવીસ રૂમ બધી ફર્નિશ કરી નાખી અંદર રેફ્રિજરેટર દરેક રૂમમાં ફ્રીજ નાના કોમ્પેક્ટ ફ્રીજ હોય મૂક્યા અંદર હરીફમાં કરવા જેવું હતું બત્રીસ બત્રીસ હજાર ડોલર નો છે એકસો ને સાત નું બહુ છ મિલિયન નું પ્રોજેક્ટ છ છ મિલિયન નો પ્રોજેક્ટ છે લોકો છ મિલિયન સિક્સ મિલિયન છ કરોડ કરોડ નું રૂપિયા સિક્સ મિલિયન ડોલર નું પ્રોજેક્ટ છે દાદા તેમાં મોટો કોન્ફરન્સ રૂમ આવશે સ્વિમિંગ પુલ એન્કલોઝ ટેનિસ કોર્ટ રેસ્ટોરન્ટ લાઉન્જ હા આપડે ફરી થી ચાલીસ હજાર તમે મહિને બ્રેક એવન જોઈએ ચાલીસ હજાર તમે ચાલીસ ટકા બ્રેક ઇવન જોઈએ આપણે દાદા નું મંદિર છે દાદા ને કોણ ટક્કર મારે આપડે જો પાંચ છ મોટર છે જોઈએ પણ ઉકરી નો એનો ભાવ એનો ભવ્ય દેખાવ જુદો હવે કે દસ હજાર ડોલર શ્રીમંદર સ્વામી મંદિર પેટે આપી દેવાના અને એ એનું ઇન્વેસ્ટમેન્ટ તરીકે રહેશે સચિદાનંદ સંઘ યુએસએ ના એટલે જેની ઇન્કમ હોય તે ઇન્કમ દર વર્ષે મળતી રહે ભવિષ્યમાં વેચીને જે કંઈ એક્સ્ટ્રા પૈસા બન્યા તો એ પૈસા સંઘના પણ પાછા રીઇન્વેસ્ટ કરવાના એકસો વીસ રૂમ નીચે મોટો ત્રણસો થ્રી હંડ્રેડ થાઉઝન્ડ તો મારે દાદાનું નામ કોણ અને બધી ટોપ કન્ડિશન માં એની તો બધી રનડાઉન થઈ ગઈ પેલા જ રીતે મારે પચીસ હજાર તો પાર્કિંગ લોટમાં નાખવા પડ્યા હતા પેલા જ બાળપણ જતા હમણાં દસ હજાર ભરીએ આપડે જે જૂનું પહેલું મકાન ખરું એના પાંચ હજાર અને નવાના પાંચ હજાર પણ બીજા ત્રણ વર્ષમાં પતી જાય છે બરોબર નવાના વેલું પડે કારણ સાત વર્ષનું મોર્ગેજ આપેલું દાદા ખર્ચા બીજા બહુ છે મોર્ગેજ ના ખર્ચો વધારે નથી યાદ કરતા છે તમે વિચાર ખાવાનું એટલો બધો લોક તે પૈસાની વાત આવે તો હું નીચી દીધી મારી સાથે મને પાર્ટનરશીપમાં લે અને કોઈ ઇટાલિયન કે આપણા વળી નાવ ક્યાં જાય તે જનધન કરીને દારૂ કાઢ્યું અને પછી એ વાત પર આવે કે તું તારી જમીન મને આપે તો હું તેમાં બાંધું તો એણે એ મદદ બહુ કરી સિટીઓમાં મદદ કરી ને પ્લાનિંગ કરવામાં આમ તેમ બધું તો મને ને કરવું તો એની હીરાની વીટી લાવી નાખશું તો ઇન્ડિયા તમે વીટી તો લઈ આવ્યા મિસ્ટર કપિલા બીમાર હતા તે ટાઈમે અને પછી હોસ્પિટલમાં ગુજરી ગયા પણ ડોસીને સમજો તો વસંત પટેલ વીટી મારા આપવાને આપવાનો હતો ڈسا دیکھی پاکستان چھوٹا كے ڈال آپ جان یہ ضرور آ جائے بہت بڑی بھائی كرا ધર્મ ધર્મ

પાકો પાક ઉભરો હા અને આ ઉભો ઉભો અમુક અમુક માણસો પાપ બનાવવા બરાબર મારા ભગવાન પપ્પા પણ વાર લાગે ભગવાન હવે પપ્પો તો કેવો બહુ

Gracias. હોટેલમાં રેસ્ટોરન્ટ ને બહાર છે ને બહાર એક લીક કરું કે ખોટું ખોટવાની વાત કરે શું હશે ખબર નહીં તો પૂછવું પડશે ફોન કરવા તમે નિત્યતે નિર્ણય શું આપત છે નિર્ણય શું આપત નિર્ણય કહી દો 这个地方还这么热。 મોટો વિજય મિત્ર કે અને બાપુજી કે પછી નાઇટ કરતો અને બે નાઇટ જ કરી કારણ કે બીજું બહારનું કામ કરવાનું ને બહારનું હોટલનું ધ્યાન રાખવાનું ને અને બુક કીપિંગ ને બધું એટલે બાપુજી ને બે નાઇટ જ કરી હતી છ નાઇટ કરી ગયા એટલે દીકરા એક છોકરા તેને કામ આપી દીધું બહારના છોકરાને પગાર પગાર ખર્ચો તો હારે બધા નહીં બધા નહીં બધા નહીં આઠસો

હા મહિને આ બાવું કેટલા મૂકો બીજા તમે દોઢસો દોઢસો દોઢસો એકસો ને ચોત્રીસ પગાર અઠવાડિયે બાર જણા <laughs> પછી કોઈ આપણને પૈસા ઓછો હોય અગર તો સસ્તું માંગતો હોય એવું હોય તો આપી દઈએ પણ કાઢી લીધો રવિવારે ની તો સોમવારે આમાં વિચાર કરતો રવિવારે ની તો સોમવારે આમાં વિચાર કરે સોમવારે રવિવારે

જોન્સન સિટી ગવર્ન બિસ્ટપ પર આઈ વન પર આઈ વન હવે પપ્પાને છે તે બિસ્ટમ અને હમણાં જોન્સન સિટીમાં આપણો કોઈ હા હા પાસે

અને આ પ્રોપર્ટી વગાડી પૈસા સારા દે કોઈ કોઈ ભાઈ ભેગો થઈ અને કટપટ કરી ભળી કાઢે અને પછી આખી પ્રોપર્ટી બધી લગાડી દે તે થઈ જશે સારું જય સચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતા